મન પર કાબુ મન ઉપર કંટ્રોલ કેવી રીતે લાવી શકાય મન પર તો કંટ્રોલ આવી શકે જ નહીં એ તો કમ્પ્લીટ ફિઝિકલ છે મશીનરીની જેમ આ તો લાગે કે કંટ્રોલ થયું છે પણ એ તો પૂર્વના હિસાબે જો પૂર્વે એવું ગોઠવાયું હોય પૂર્વે ભાવમાં હોય તો આ ભાવમાં દ્રવ્યમાં આવે બાકી આ ભવે તો મન કંટ્રોલમાં લાવી શકે જ નહીં મન એમ કશાથીએ બંધાય તેવું નથી જેમ પાણીને બાંધવા વાસણ જોઈએ તેમ મનને બાંધવા જ્ઞાન જોઈએ મન તો જ્ઞાનીને જ વશ રહે મનને ફ્રેક્ચર નથી કરવાનું પણ મનનો વિલય કરવાનો છે મન એ તો સંસાર સમુદ્રનું નાવડું છે સંસાર સમુદ્રને કિનારે જવા માટે નાવડાથી જવાય આ જગત આખું સંસાર સાગરમાં ડૂબકાં ખાય છે તરે છે ને પાછા ડૂબકાં ખાય છે ને એનાથી કંટાળો આવે છે તેથી દરેકને નાવડાથી કિનારે જવાની ઈચ્છા તો હોય જ પણ ભાન નથી તેથી મનરૂપી નાવડાનો નાશ કરવા જાય છે મનની તો જરૂર છે મન એ તો જ્ઞેય છે ને આપણે પોતે જ્ઞાતા દ્રષ્ટા છીએ એ મનરૂપી ફિલ્મ વગર આપણે કરીએ શું મન એ તો ફિલ્મ છે પણ સ્વરૂપનું ભાન નથી એટલે એકાકાર થઈ જાય છે કે મને સરસ વિચાર આવે છે અને ખરાબ વિચાર આવે છે ત્યારે ગમતું નથી સારા વિચાર આવે તો રાગનું બીજ પડે છે ને ખરાબ વિચાર આવે છે ત્યારે દ્વેષનું બીજ પડે છે આમ સંસાર ઊભો રહે છે જ્ઞાની પુરુષ પોતે કોણ છે એ રિયલ સ્વરૂપનું ભાન કરાવે ત્યારે દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થાય પછી મનની ગાંઠો ઓળખાય ને પછી મનની ગાંઠો જો જો કરીએ પછી તે ઓગળતી જાય સંસારમાં બહુ નિરસતા લાગે છે ક્યાંય રૂચતું નથી તો શું કરવું કોઈ માણસને પાંચ સાત દાડા તાવ આવે ને તો કહેશે મને કશું ભાવતું નથી ને લખી આપે કે મને કશું ભાવતું નથી આવો કરાર કોઈ કરાવી લે તો શું આ કરાર કાયમનો રાખે ના એ તો કહે આ કરાર ફાડી નાખો ત્યારે તો મને તાવ આવેલો તેથી આવી સાઇન કરી આપેલી પણ હવે તો તાવ નથી આ મનની ગતિ સમયે સમયે પલટાતી રહે આ તો રસ પાછો આવશે ખરો આ તો એવી કન્ડિશન આવે ત્યારે કહે મને સંસાર હવે ગમતો નથી ત્યારે આવી સાઇન કરી આપે પણ આ કન્ડિશન તો પાછી પલટાવાની